આજે ગરડા પ્રથમ પ્રકરણનું ચોત્રીસમું વચનામૃતમ બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ સર્વ સુખના ધામ સર્વથી પર એવા પરમેશ્વરમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માયિક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ એમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે તેનું શું કારણ છે આટલા સત્સંગ પછી આપણને કોઈ પૂછે તો આનો ઉત્તર કંઈક જુદો હોઈ શકે એટલા જ માટે મુક્તાનંદ સ્વામીએ ઘણો પ્રયાસ કર્યો પણ મહારાજે એ ઉત્તરમાં ભળ્યા નથી જવાબમાં મહારાજે જે સમજાયું કે આ જે સૃષ્ટિ છે એની રચના એનું બંધારણ એ કંઈક એવું અજબ ગજબ છે કે એમાં સહેજે જ ચોંટી જવાય છે જો અહીંથી કંઈક આપણે વિચાર માંડી વાળીએ ને તો ઘણું બધું જુદું થઈ જાય આમાં જીવ ઉપર કંઈ રહેતું નથી આ તો બધું ભગવાને જો ગોલમાલ કરી હોય તો એમાં આપણો કોઈ જવાબદારીનો પાઠ રહેતો નથી એટલે આમાં ઘણું બધું છે સૃષ્ટિની રચના બંધારણ જ એવું છે કે એમાં સહેજ જ ચોંટાય છે તો એનો થોડો સમજવા પ્રયાસ કરીએ જીવ પ્રાણી માત્રને ભગવાને ભૂખ મૂકી છે અને ભૂખ મૂકી છે માટે જ ખોરાકમાં વૃત્તિ ચોંટે છે બસ આ તો બીજું સામાન્ય ચીજ છે જો ભૂખ ન હોત તો કોઈ ભોજનમાં પ્રીત ન થાત જયારે આપણને ભૂખ મરી જાય છે કોઈ દર્દને લીધે ત્યારે ગમે તેવા સામે ભોજન હોય સમજો કોઈ કમળાવાળો દર્દી હોય તો એને ગમે તેવું સામે મૂકો તો એ ફેંકી દેશે કારણ શું બન્યું કે ભૂખ અંદર નથી તો ભૂખ મૂકી છે એ કુદરતની રચના છે મૂકી છે માટે ખોરાકની ઝંખના છે ખોરાકમાં પ્રીત છે ખોરાકને દેખીને ચોંટી જવાય છે આમાં બીજું કંઈ છે જ નહીં ગરબડ જેવું નથી દેખાતું બહુ સરળ છે જેમ પેટની ભોજનની ભૂખ છે એવી જ આંખને જોવાની ભૂખ મૂકી છે પણ જેવી સેન્સ જઠ્ઠરમાં અનુભવાય છે એવી ભૂખની સેન્સ આંખમાં અનુભવાતી નથી સ્પષ્ટપણે એટલે આપણને એક જ ભૂખનો ખબર પડે છે કે મને ભૂખ લાગી છે પણ જેમ ભોજનની ભૂખ લાગે છે એમ જોવાની પણ ભૂખ લાગે છે એક મિનિટથી વધારે માનસી પૂજા થાય છે કેમ ઝીણી આંખે જોવા મળીએ છે કે આ ટોકરી વગાડનારા ગુજરી ગયા ભૂલી ગયા અમારા રાજકોટમાં ભારે થાય છોકરા નાના હોય ને એટલે પછી વ્યવસ્થાપકો ઉભા હોય બસ હવે માનસી પૂજા કરો નવા નવા હોય એને માનસી પૂજાને કંઈ લાગે વળગતું ન હોય એટલે પછી આમ આમ જોયા કર્યા જો આજુબાજુ કોઈ ના હોય ભૂખ છે આંખની ઇન્દ્રિયમાં જોવાની ભૂખ મૂકી છે તો પદાર્થમાં ચોંટવાની જ છે એવી જ રીતે કાનમાં સાંભળવાની ભૂખ મૂકી છે કર્ણેન્દ્રિયમાં ત્વચામાં સ્પર્શની ભૂખ મૂકી છે જીભમાં સ્વાદની ભૂખ મૂકી છે નાકમાં સૂંઘવાની ભૂખ મૂકી છે ભૂખ મૂકનાર પણ કુદરત છે અને એના ભોજનના આયોજન કરનાર પણ કુદરત છે ભૂખ મૂકી સામે ભોજન મૂકવું અને પછી કેવું કહું લલચાશો નહીં હો એકાદશીનો ઉપવાસ કરાવો અને સામે સરસ મજાના ભોજન બનાવી અને આમ થાળી પણ મૂકી દેવી પછી કેવું ખાશો ના હોય આ સૃષ્ટિની સંરચના છે એટલે એક તો આ જાણે અદભુત અને આશ્ચર્યજનક રચના થઈ જ ગઈ બધું આપ્યું કારણ પણ આપ્યા સામે ભોગ પણ આપ્યા બહુ મૂળમાંથી પ્રશ્ન લીધો છે એક આ વસ્તુ ભૂખ અને ભોજન જોકે બધું ઘણું બધું પુરાણોમાં ભાગવતમાં આવી છે કહેવાયું છે ઇન્દ્રિયો શા માટે આપી છે ભોગો શા માટે આપ્યા છે તો એક આ વસ્તુ બીજી ઇન્દ્રિયો અને ઇન્દ્રિય તત્સંબંધી પદાર્થ એનું જોડાણ આ રીતે મૂક્યો તો ખરું પણ પાછી એમાં એક બીજી ચાલાકી કરી કે જેટલા પંચ વિષયના ભોગ છે એના ઉપર સુગર કોટેડ કરવામાં આવ્યું એટલું મીઠું આવરણ પંચ વિષયો ઉપર ચડાવવામાં આવ્યું કે ભલભલા ગોથા ખાઈ જાય ઉપર સાકર જેવું મીઠું અંદર પોઈઝન જેવું કાતિલ તત્વ ભરી દીધું હવે તો જલ્દી ખબર જ ના પડે પંચ વિષય માત્રમાં ઉપરથી સોહામણું મીઠું મધ જેવું અંદરથી ઝેર અને પાછું એટલું આકર્ષક મીઠું એટલું જ નહીં એટલું આકર્ષક કે ન લુબ્ધ થવું હોય તો પણ થવાય પેલાના જમાનામાં તમે કદાચ જાણું જ છે વિષકન્યાઓનો પ્રયોગ થતો રાજા મહારાજાઓને દુશ્મનાવટમાં દુશ્મન પક્ષના રાજાને ખતમ કરવા માટે વિષકન્યા કેવી રીતે નિર્મિત થતી કે પુત્રીનો જન્મ થાય ત્યારથી જ એને સ્તનપાન સાથે થોડું થોડું કાતિલ ઝેર આપવામાં આવ્યું બહુ જ ઝીણી માત્રામાં અને ધીમે ધીમે એ માત્રા એના શરીરમાં જતા જતા એ પુત્રી યુવાન થતા એના રોમ રોમમાં વિષ આવી જાય એટલે બે વસ્તુ બને એક તો એના આખું શરીર વિશેલું થઈ જાય બીજું એ બને કે પોઈઝન એવી પ્રક્રિયા પેદા કરી દે અને એવી રીતે આપવામાં આવે કે એનું રૂપ અને સૌંદર્ય અને મોહકતા એટલી બધી વધી જાય કે તમામ સ્ત્રીઓને એક બાજુ મૂકી દે એનો પ્રયોગ ત્યાં કરવામાં આવે દુશ્મન રાજાની છાવણીમાં અને નૃત્ય કરે નાચ કરે જે તે અને સમ્રાટ દુશ્મન જે સમ્રાટ હોય એમાં મોહિત થઈ જાય ન થવું હોય તો પણ આ પ્રશ્ન એટલે આ બાબતને તમે વચ્ચે બરાબર ધ્યાનથી પકડતા જજો ન થવું હોય તો પણ એમાં લુપ્ત થઈ જાય જેવી રીતે અમુક પ્રાણીઓમાં શિકાર માટે જેમ કે અજગર એની નેત્ર શક્તિમાં કુદરતે એવી તાકાત મૂકી છે શિકાર સામે આમ નજર કરે તે શિકાર ચાલી ન શકે અને અજગર એની પાસે પહોંચીને ગળી જાય આ કુદરતે મૂક્યું છે એમ આ યુવતી વિષકન્યા એવી થઈ જાય કે ન લુબ્ધ થવું હોય તો પણ થવાય એટલા માટે રાજા મહારાજો પોતાની કચેરીમાં રસશાસ્ત્રીઓને રાખતા કે જે જોતાની સાથે પારખી જાય કે સામાન્ય નોર્મલ યુવતી નથી આ વિષકન્યા છે એટલે સમ્રાટને ચેતવી દે તમે સાવધાન રહેજો લલચાતા નહીં પણ બનતું એવું કે રસશાસ્ત્રી જ લોભાઈ જતો દવા કરવા જાય એ જ ગુજરી જાય એટલે સમજાઈ જાય કે એ કેટલી મહકતા એમાં અને કઈ રીતે એ કારણ બનતું એવી જ રીતે તમામ વિષયોને ઈશ્વરે એવી રીતે સૃષ્ટિમાં નિર્મિત કર્યા છે કે ડાહ્યાનું ડાહપણ ડાહ્યાનું જ્ઞાન ચાલતું નથી નહીતર કોઈને મૂર્ખામી કરવી નથી થઈ જાય છે એની પાછળનું કારણ આ સૃષ્ટિની કંઈક અજબ ગજબ ગોઠવણ વિશ્વકન્યાઓનું તો આપણે ચોપડાઓમાં જોયું છે બિલકુલ આપણે નોર્મલ સામાન્ય બાબત એ જ જોઈએ કડવા કારેલા છે એ કોઈને ભાવે પણ વૈદક અને ડોક્ટરી મેડિકલ શું બતાવે છે કે ભાઈ કડવો લીમડો ખાઓ કડવે કારેલા ખાઓ કડવું ઔષધ લ્યો તો તમે નિરોગી થાઓ ઉપરથી કડવું અંદરથી મીઠું સાકર ખાંડ ઉપરથી ગળ્યા અંદરથી ઝેરી એટલે કહેવાય છે કે સાકર છે એ ધોળું ઝેર છે પણ પાછું ન વળી શકાય જો રચના બિલકુલ આ એક સાદું એક્ઝામ્પલ છે એક એક વસ્તુ તમે ખાવ ત્યારે મીઠું લાગે જઠરમાં જાઓ વિપાકે ઝેર થઈ કડવું કરેલું ખાવ એટલે ઝેર જેવું લાગે જઠરમાં જાય એટલે ગળ્યો થાય રીત સર એનો રસ વિપાક રસ ગળ્યો થાય છે અને ખાંડનો રીતસર વિપાક રસ ખાટો અને કડવો થાય છે જો આ ગોઠવણી તો બિલકુલ ગણિતમાં ઉતરેવી છે એટલે એટલી મીઠાશ ભરી કે ભોજનમાંથી પણ પાછો ન વળી શકે આ બધે આપણે એક જ વિષયનું લેશું એની સાથે બીજા ચાર બચ્યા ગણી લેવાના નહીં તો લાંબુ થઈ જાય એટલે જો ને કહેવાનું કે એ મીઠાશ ઉપરથી અંદરથી ઝેર અને જેટલું સારું ભોજન છે એટલા જ લોકોને માંદા પાડે છે કારણ કે એને ડોક્ટરોને જીવાડવા છે એક જણાને હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલા મળવા આવ્યા બે પત્ની કાકા કાકી બે હોસ્પિટલમાં એટલે સંબંધીઓ મળવા આવ્યા શું થઈ ગયું બીમાર છો તો ના ના તો હોસ્પિટલમાં દાખલ શું કામ થયા તો કે ડોક્ટરોને જીવવું તો હોય ને તો પછી ડોક્ટરોને બતાવ્યું તો કે બતાવ્યું ને તો દવા લઈ આવ્યા તો કે લઈ આવ્યા ના પડી તો દવા લેવી નથી તો લઈ આવ્યા શું કામ તો મેડિકલ વાળાને જીવવું હોય ને તો પછી લઈ આવ્યા તો ખાતા કેમ નથી તો કે અમારે જીવવું જ હોય ને ભોજનમાં પાછું નથી વળાતું એક જણો એટલા લાડુ ખાઈ ગયો એટલા ખાઈ ગયો ત્યાં ત્યાં આડો પડી ગયો વૈદને પકડી આવ્યા ને એને કીધું બે આને તપાસો એને તપાસ્યો ગાય ભેંસ આફરી ગયો એવો થઈ ગયેલો કારણ ખાય છે ઘણા એવો એટલા બધા ઘણા લોકો ભજીયા ખાય ને મોઢા માંગળી નાખો ભજ્યું હાથમાં આવે એટલે ડોક્ટરે પછી કાઢીને કીધું કે આ તમે એક ગોળી લઈ લ્યો એટલે તરત તમને સારું થઈ જાય કહતા તો કહતા તો બોલ્યો ગોળીની જગ્યા હોય તો એક લાડવો ન ખાઈ જાઉં આડો પડી ગયો છે તો હજી એને લાડુ ખાવો છે પણ આ બધું તમને ગપા લાગશે કે આવું તો થોડું બને પણ એક નોર્મલ તો આપણે બધા કરતા છે ભોજન બપોરે સરસ મજાનું આવી જાય ને એમાં સંતો પીરસનારા હોય આ તો પ્રસાદ કહેવાય પાછા વળે નહીં પણ પછી મનમાં શું વિચાર ચાલે ખબર હાજે એકટાણ હાજે જમવું જ નથી ને એટલે બધું સરખું થઈ જાય એટલે એ નિર્ણય ઉપર આવે એટલે ડબલ ડોઝ ઉપડે અને એવું તડાતડ જમે ત્યાં પછી સાંજ પડે ને ત્યાં પાછા રસોડા પણ આટા મંડે મારો હું બનાવ્યું છે તો કે પૂરી છે બટેટાની સૂકી ભાજી છે પાપડ છે ચટણી છે છાશ છે એમ તમે મને નહીં જીવવા દો લે અને જરાક બોલાવો તરત બેસી જાય <coughs> જરીક દેજો જરા કરતા કરતા ઉપડી જાય એટલું ઝાપટી જાય ને પછી એને ઉભો કરવો પડે ત્યાંથી અને પછી પથારી બેઠો બેઠો આમ ખાય ત્યાં સલાહ દેવાવાળા હોય ને આડોશ પાડોશમાં આવે કે હેરાન થાવ છો આમ એમ કરો ગેસ થઈ જાહે એક ગ્લાસ દૂધ અને એમાં એક ચમચી ઘી નાખીને પી જાઓ એટલે હમાતું નથી આમાં પણ એ પાછો પી જાય ગેસ ન થાય અને વળી દૂધ પીધું તો વળી પાછો અળગોટિયા ખાય ત્યાં વળી બીજો આવે શું કર્યું તો કે આવું થયું એમ કરો આમાંથી કબજિયાત થઈ જાય બે પાક્કા કેળા ખાઈ જાઓ એટલે કબજિયાત ન થાય વળી પાછા બે કેળા જવા દે અને પછી જે થાય મને હોરાવી દો કે જેવો હોરા તો ઉભરો કરો ઉભો કરો વળી ઉભો કરે ત્યાં વળી ત્રીજો સલાહ દેવા વાળો એ આમ હેરાન ન થવાય શીર્ષાસન કરો લે હવળો નથી બેહી શકતો આ એમાં શીર્ષાસન ક્યાંથી કરે પણ આમ હાચો કરે તો બધું નીકળી તો જાય પણ એ આવી રીતે ખાઈ ગયો ને લોભી હોય કાઢે નહીં ઉલટી આવતી તો દબાઈ દે આમાં થોડુંક વધારે હશે પણ મોટા ભાગનું સાચું છે એટલી તો ખરી જ કે ઘણા લોકો માંદા પડે છે ત્યારે ત્રણ જણા તો ઈ ખાઈ ન જાય ને એનું ધ્યાન રાખવા માટે રાખવા પડે સેજ આડાવડા થાય ને બુકડાવી લે આ જો ને તમે ડાયાબિટીસ વાળાનો તો અનુભવ છે આઈસ્ક્રીમ આવે ને તે મોઢું મલકવા માટે પાછો જેનાથી દરદ થયું હોય એ વસ્તુ ભાવે બહુ અને ભાવતું હોય તો જ દરદ થયું હોય જોયું આ બધી આટી ઘૂટી કુદરતે આપણને એવા હલવાડી દીધા છે અને હલવાડીને પછી અહીં બેહાર્યા હવે કથા સાંભળો પણ આ કર્યું હું કામ થઈ એવા વિઘરે નાખી દીધા છે અમને અહીં ચડાવી દીધા તમને હેઠા કોઠવી દીધા અને આ બધું છૂટીને પાછા કે હવે જમી લ્યો એટલે આઈસ્ક્રીમ ધરો ડાયાબિટીસ વાળાને એટલે તરત મોઢું મલકે બે ચમચી અને પેલા જોઈ લે ખિસ્સામાં ગોળી છે છે અને પછી જે ઉપડે બે ચમચીમાંથી પાંચ કપ ચડાવી જાય ખબર છે જાણે છે પણ જોયું ઉપર મીઠું અંદર ઝેર આ વિષયોની કરામત છે એકે એકની આ દશા છે એટલે જ્યાં સુખ દેખાય છે ત્યાં દુઃખ છે દુઃખ દેખાય છે ત્યાં સુખ છે આ સંસારને માયા કહેવામાં આવે છે અને માયાનું કૃત્ય મહાભારતમાં મયદાનવે દાનવે રચેલી ઇન્દ્રપ્રસ્થની નગરી છે કે જ્યાં દુર્યોધન ચાલે છે ત્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય છે સ્થળ હોય ત્યાં જળ દેખાય છે બસ આ આ એક સૃષ્ટિની અજબની રચના એ કથાઓ અમસ્તી નથી એ આ બધું ચેતવવા માટે જ છે પણ દુર્યોધનની આ કથામાંથી એક વસ્તુ હવે પાછી બીજી વસ્તુ એ છે પછી કહું કે ઉપર સુગર કોટેડ મોહક આકર્ષક બીજી વસ્તુ એ મૂકી કે ઇન્સ્ટન્ટ તમને સુખનો અનુભવ થાય તાત્કાલિક આયુર્વેદ દવા લ્યો તમને બે દિવસે ખબર પડે એલોપેથી દવા લ્યો અને તરત લીધા પડી પાંચ દસ મિનિટમાં ડોક્ટર કે કેમ છે હવે સારું લાગે છે એમ પદાર્થમાં વિષયોનું સુખ એનું આવરણ મોહક મૂક્યું પણ પાછું ઇન્સ્ટન્ટ સુખ મૂક્યું આપણે બધાને ઇન્સ્ટન્ટ જ જોઈએ છે ઇન્સ્ટન્ટ કોફી ઇન્સ્ટન્ટ ચાય હવે તેવી ચાય આવી ગઈ ને કપમાં નાખો ને આમ કરો પીવા માંડો સીધું પછી જવા માંડો પેલા કોફી દાણા બુન દાણા પાવડર નાન બધું આવતું ઉકાળવું પડતું ગાળવું પડતું ચાળવું પડતું હવે કશું નહીં ઘુલા કે પીઓ તાજા મજા વાહ એટલે પદાર્થનું સુખ ઇન્સ્ટન્ટ મૂક્યું ચાખોન સ્વાદ આવે કોઈ રાહ નહીં જોવાની પીવોન ચડે બોટલ તાત્કાલિક અડોન સુખનો અનુભવ થાય પદાર્થનું સુખ સતહ પર છે સપાટી ઉપર છે સરફેજ ઉપર છે પરમાત્માનું સુખ ગહેરાઈમાં છે એ પોતે અંદર છુપાઈ ગયું આ બીજી ભૂલ ભૂલામણી એટલે ઉપર આ ઘણા નથી ઓલા લોક સાહિત્યકારો કથા કહેતા ને વાતો કરતા એમાં કહેતા હોય છે કે શ્રી કૃષ્ણ ભગવાને રાસ કર્યો એમાં ગોપીઓના સાત પડળ રચ્યા અને વચમાં કાનો રહ્યો અર્થ શું છે કે લગભગ બધા ગોપીઓ હલવાઈ જાય કાના સુધી કોઈ પોગે જ નહીં અને આજના નવરાત્રો બધું શું છે માતાજી અભરાઈ ચડી ગયા હોય બિચારા તો તત્કાલિક સુખ એ વિષયોમાં ભગવાને મૂકી દીધી તરત અનુભવ સારી ઘડિયાળ બાંધો તરત સુખ આવે છે સારો બંગલો બનાવો તરત સુખ આવે છે પછી જે ચોરી થાય લૂંટફાટ થાય અથવા કોઈ બાળકનું અપહરણ કરી જાય બધું પછી એમ પંચ વિષયો અને પદાર્થો શબ્દ મૂક્યો છે પ્રશ્નમાં એ સમજવા જેવો છે અને જે હવે પછી આપણે સમજવાનું છે કે નાશવંત માયિક તુચ્છ પદાર્થ એટલે બધું આવી ગયું તો આ એક ભૂલભુલામણી પણ આ એક જનરલ ચર્ચા થઈ હવે થોડું ધ્યાનપૂર્વક પ્રશ્નનો જે પ્રશ્ન જે છે અને એનો ઉત્તર જે શ્રીજી મહારાજ આપ્યો છે બેની સંગતિ નથી જરા અભ્યાસુ જે હોય એ વિચારે તો વાંચતા જે પ્રવાહ આવે છે એ પ્રવાહમાં કંઈક બ્રેક થાય છે કે સર્વ સુખના ધામ ધ્યાનથી જોજો અને હવે જે ટ્રેક બદલે છે પ્રશ્નને જનરલ સ્વરૂપ આપ્યું હતું એટલે આપણે જનરલ ચર્ચા કરી લીધી હકીકતમાં પ્રશ્ન અને ઉત્તર જે મહારાજે આપો છે એની સંગતિ નથી પ્રશ્નના જવાબમાં મહારાજે એમ કહ્યું કે સ્ત્રી પુરુષનું જે આકર્ષણ છે એ ભગવાને મૂક્યું છે કેન્દ્રમાં સ્ત્રી પુરુષનું આકર્ષણ છે શિવ બ્રહ્મા નારદાદિકની વાત કરી દ્રષ્ટાંત સાથે તો એના પતનમાં પણ એ છે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું તો એમાં પણ બ્રહ્મચર્ય સંબંધી નિયમો છે એટલે કેન્દ્રવર્તી જે ચર્ચા છે એ સ્ત્રી પુરુષના આકર્ષણની ચર્ચા છે માનો ન માનો ઉત્તર ઉપરથી ફલિત થાય છે કે પ્રશ્ન થોડાક શબ્દો ફેરવીને કહેવાની જરૂર છે પણ સાર્વજનિક રૂપ શું કામ આપ્યું છે એ સમજીને આપ્યું છે કે ઘણાને માનો કે કોઈ સાધુ સંત છે પરિણામ નથી તો ઉપજેલી પ્રજા નથી તો આકર્ષણો નથી પણ એવા સાધુઓને મઠમાં આસક્તિ છે એટલા માટે એ લક્ષણાથી સમજી લેવા માટે સાર્વજનિક રૂપ પ્રશ્નનું આપ્યું છે પણ ચર્ચા તો વચમાં સ્ત્રી પુરુષના આકર્ષણની જ છે અને બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે એ પણ એવું ફલિત થાય છે તો પ્રશ્નનું સ્વરૂપ કેવું હશે હું થોડા ફેરફાર સાથે બોલું બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ સર્વ સુખના ધામ સર્વથી પર એવા પરમેશ્વરમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને નાશવંત સ્ત્રીયાદિક પદાર્થમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે તેનું શું કારણ છે ક્રિયાદિક વિષયમાં ચોંટી જાય છે તેનું શું કારણ છે એટલા માટે મુક્તાનંદ સ્વામી જરૂર આ પ્રશ્ન બીજી જગ્યાએ મુક્તાનંદ સ્વામી પૂછ્યો છે વચનામૃતમાં એનો જવાબ મહારાજે બીજી જ રીતે આપ્યો છે પણ આ ચર્ચાને બિલકુલ ઊંડાણમાં લઈ જઈને મહારાજે ઉત્તર આપ્યો કે એમ નહીં આ રીત છે શું છે કે પરમેશ્વરે જ્યારથી સૃષ્ટિની રચના કરી ત્યારથી એવી કળ ચડાવી મૂકી છે કે સહેજે સ્ત્રીને પુરુષમાં પુરુષને સ્ત્રીમાં આસક્તિ થાય છે આકર્ષણ થાય છે અને સ્ત્રી પુરુષથી ઉપજેલી પ્રજા એમાં સહેજે જ આકર્ષણ થાય છે આ મૂળ મુદ્દો છે શા માટે પરમેશ્વરના સુખમાં વૃત્તિ ચોંટતી નથી અને સ્ત્રીયાદિકમાં વૃત્તિ ચોંટી જાય છે એનું મૂળ કારણ આ બંધારણ જ એવું છે પણ હવે કેન્દ્રવર્તી વિચાર શું છે સ્ત્રી પુરુષના આકર્ષણની તો બતાવ્યું કે કળ મૂકી છે તાળામાં કળ હોય છે કોઈ રમકડા હોય છે એમાં કળ હોય છે જૂની ઘડિયાળો આવતી ને ચાવી દેવાની એમાં કળ આવતી કમાન હોય છે અને એ કળથી પેલું રમકડું કે ઘડિયાળ ચાલે તે કળ કાઢી લ્યો એટલે ઘડિયાળ ઉભી રહી જાય રમકડું ઉભી રહી જાય અને એ નાનકડી ઘડિયાળની પણ આપણે કમાન જોઈ છે કે જો છટકે તો પછાડી દી એક નાનકડું ક્લોક જે વોલ ક્લોક એની કમાન આટલી હોય એની સાથે કમાન મૂકેલી છે આ કળ છે પણ એ સેજ છટકે તો આપણને પછાડી દી તો કોઈને એમ સવાલ થાય આ કંપની વાળા મૂર્ખા છે આટલી બધી જોરદાર મૂકવાની જરૂર શું છે હવે આ જવાબ તરફ આપણે જઈએ છીએ કે આ કમાન આટલી જોરદાર મૂકવાની જરૂર શું છે પણ જરૂર એટલા માટે છે કે એનાથી જ પેલું યંત્ર ચાલે જો એ લૂઝ કરી નાખો યંત્ર નહીં ચાલે રમકડું નહીં ચાલે એ જ પ્રમાણે સૃષ્ટિની રચના પરમાત્માએ જ્યારે કરી ત્યારે એમાં નર માદાની યુગલ સૃષ્ટિ જીવ પ્રાણી માત્રની રચના કરી આ એક રમકડું તૈયાર થયું હવે રમકડાને ચલાવવા માટે કળ તો મૂકવી જ પડે તો એ કળ સ્ત્રી પુરુષના નર માદાના આકર્ષણ રૂપી આસક્તિ રૂપી હેત રૂપી કળ મૂકી દીધી હવે એ કળ સમજો એક રમકડાની કે ઘડિયાળની કળ જો આટલી તાકાતવાળી હોય તો આવડો વિરાટ ચરખો છે એની કળ કેટલી જોરદાર હોય એ કોને ન પછાડે ભલભલાને પછાડે એટલે આજે ઘણા લોકો સાહિત્યકારો એના ગ્રંથોમાં આવો ઉલ્લેખ કરે છે ગુણન શાહ પણ ઘણી વાર આવું લખી નાખે છે આ તો વાચકો હોય એને ખબર કે આવી ભૂલ ભૂલામણી વાળી સૃષ્ટિ કરવી એમાં કામાદિક દોષની પ્રબળતા મૂકવી એના આકર્ષણો મૂકવા આકર્ષણો ઉભા કરવા અને પછી એને સલાહ આપવી કે તમે આમાં ન લેપાવ તમે આમાંથી બહાર નીકળી જાઓ એ તો ઈશ્વરે પોતાની મૂર્ખામીમાં રચેલી આ રચના છે તો તને સલાહ લેવા આવત બીજું શું થાય કારણ કે પ્રશ્ન એમ થાય કે આ બધું કર્યું એને જ કર્યું અને પાછા હવે કે બહાર નીકળી જાઓ બહાર નીકળવું ન નીકળ્યું મારી તમારી મરજીની વાત છે એને તો સૃષ્ટિનું રમકડું ચલાવવું છે હેતુ છે બીજો નીકળવાનો એ આવશે ચર્ચા પૂરી છે વચનામૃતમાં છેક સુધી છે પણ પેલો વિચાર તો એ છે કે આ જે રચના કરી એનું રમકડું એને ચલાવવું છે એટલા માટે આમાં એને આસક્તિની કળ મૂકી છે તો પ્રશ્ન એમ થાય કે આસક્તિની આટલી પ્રબળ મૂકી છે તો એ છેલ્લા લૂઝ રાખી હોત તો લૂઝ રાખી આ રમકડું ચાલે એવું નથી તો કે શું કામ ન ચાલે એમાં હું વાંધો પડે બહુ વાંધો પડે એ ઘડિયાળ ચલાવી દો કમાન કાઢ્યું એને ઢીલી કરીને ચડાવી દો અરે લૂઝ પાવર હોય છે તો નથી રિસ્ટ વચ ચાલતું તો આ રમકડું ચાલે જ નહીં તો કે કઈ રીતે પહેલી વાત આ સ્ત્રી પુરુષોના આપણા શરીરો એટલા કંદા છે એમાં ક્યાંય સારી વસ્તુ નથી મળ મૂત્ર પરુ પાચ લીટ પસીનો એટલી દુર્ગંધ છે ઘણા લોકોની એટલી બગલ ગંધાતી હોય છે પાસે નહીં બેસી શકો તમે એટલે અમેરિકામાં તો નિયમ જ છે પેલું કંઈક આવે છે એવું આમાં હવામાં બટબટ બટબટ કરીને પછી હાલ્યા જાય બધા આવા મોટા ગળગોટિયા જેવા મને એક જણો પકડાય મને ક્યાં તમે લઈ જાઓ સોપડવા થાય હવે આ અહીંયા ઇન્ડિયામાં મળવા માંડ્યા મને એક છોકરો બતાવતો મને કે આ હતી મેં કીધા મેં અનુભવ છે મને કે ગોળિયું બહુ વળે મેં કીધું બીજું દુઃખ મૂળ વાત શું છે કે એકેય વસ્તુ શરીરમાં સારી નથી એટલી ગંદી એટલી અપવિત્ર કે પ્રજોતપતિના સંસ્કર્ગ માટે કોઈ સંજોગોમાં નર્માદા નજીક આવી જ ના શકે બહુ તમે હું થોડું થોડું જ કહીશ પણ તમે મનમાં સમજી લેજો કોઈ સંજોગોમાં પાસે ન બેસે તુલસીદાસએ લખ્યું છે એટલા થોડા વિચારો હું કહીશ કે સંતની પ્રસાદી રૂપે આ બીજો જનરલ વ્યાખ્યાનકાર હોય ને તો તમને ક્યાંય ને ક્યાંય ઉતારીને મૂકી દે મારે બોલાય નહીં પણ છે મહત્વનું કારણ કે આ કળની ખબર પડે એની અર્થ એ છે કે તમારે ચાહો ત્યારે ઘડિયાળને બંધ કરી શકો અને ચાહે ત્યારે તમે ચાલુ કરી શકો એટલા માટે ચર્ચા છે તો કોઈ સંજોગોમાં પ્રજોત્પત્તિ માટે પણ ગંદી પ્રક્રિયામાં સ્ત્રી પુરુષ ક્યારેય એકબીજાની પાસે ન આવત એટલે વાસના નિવૃત્ત થયા પછી શરીરની ઘૃણા થાય છે નફરત થાય છે જોયા ગમતા નથી આસક્તિ એમાં રૂપ દેખાડે છે રૂપ છે નહીં તુલસીદાસજી કે સૃષ્ટિમાં આ આ વંશવૃદ્ધિ ચાલત નહીં જો આ ભગવાને ન મૂક્યો હોત તો કારણ કે એક પ્રસૂતિની પીડા વેઠ્યા પછી કોઈ સ્ત્રી ફરીથી પુત્રને જન્મ ના આપે પણ મારા રામની કરામત છે કે બધા પીડા ભૂલીને ફરીથી પુત્રને જન્મ આપે છે આ કળ છે કોણ ભૂલાવે છે કોણ નજીક લાવે છે અને સામાન્ય નર પશુઓને ના એટલે જુઓ વિશ્વામિત્ર જેવા ઋષિ દેહમાં રમતા હોય એની વાત સમજીએ એટલા માટે કહું છું વિશ્વામિત્ર જેવા જે ગાયત્રીના પ્રખર જ્ઞાતા દ્રષ્ટા બ્રહ્માંડ સાથે જેની એકતા દેહથી પર ઉઠેલો ઋષિ આર્ષ તત્વ તત્વમાં રમી જાય જોઈ લે એવો પણ આ કળમાં પછડાટ કેમ ખાઈ ગયા જો એનું બળ તો મેનકામાં મોહિત થયા નહીતર જેને શરીરની ગંધ ન ગમે એ એ વિશ્વામિત્ર ઋષિ મેનકામાં મળમૂત્રની કોથળીમાં પડી ગયા પણ એના થકી કંઈક કુદરતે ધાર્યું હતું તો શકુંતલાનો જન્મ થયો એમાંથી ભરતનો જન્મ થયો અને એ ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું વંશવૃદ્ધિ રાખવી છે એ જ રીતે પારાશર બ્રહ્માંડદર્શી છે મત્સ્યગંધામાં માછીમારની દીકરીમાં મોહિત થયા અને એમાંથી ભગવાન વ્યાસનો જન્મ થયો તો પ્રજોત્પત્તિ આગળ વધારવા માટે વંશવૃદ્ધિ રાખવા માટે આ ભયંકર અદભૂત કમાન મૂકી છે આસક્તિની કે ભલભલા પછડાટ ખાય છે ઠીક જો આ ન મૂક્યું હોત તો હું તમને પ્રશ્ન પૂછું આ કોઈ ગ્રહસ્થો ગ્રહસ્થાશ્રમમાં બંધાય રહેત ઓછી હેરાન ગતિ છે ઓછી તકલીફ છે ઓછા બરડા ખંજોળો છે એનો અર્થ ક્ષમા કરજો હું તમને એમ નથી કેતો તમે બધા વાસનિક છો અમારા કરતા બહુ દિવ્ય છો કારણ કે તમારી રસોઈ ઉપર અમે જીવીએ છીએ પણ કહેવાનું એક જણાને માથે પાટો બાંધ્યો હતો ઓફિસે આવ્યો એટલે કે આ કેમ થયું તો વાગી ગયું ઠીક ડોક્ટર પાટે પાછો પાટો બંધાય તો નહીં નહીં મને થોડું વાગ્યું પણ મારી તરત મારી પત્ની આવી બેન્ડેજ લગાવી પાટો બાંધ્યો રૂ મૂક્યું ટીંચર લગાવ્યું ઓઇન્ટમેન્ટ લગાવી દીધું એટલું નહીં સરસ મજાનું કેમ શું થયું પાટા ઉપર લગાડ્યું એટલે એ તો આપણે આગળ કરી નાખવાનું પછી સરસ મજાની મસાલાવાળી ચાય બનાવી સરસ ચાય પીવડાવી પલંગ પાથરી આપ્યો પંખો નાખ્યો હાથ પગ દબાવી દીધા બહુ સરસ સારવાર કરી બોલ્યો કે ઓહો ધન્ય છે કે આવા હળાહળ કળયુગમાં આવી રીતે સેવા કરે એવી પત્ની મળે કોને બહુ ધન્ય ભાગી છું પછી પૂછ્યું તને વાગ્યું હું તો એને વેલણ માર્યું તું છતાંય ગુણ જાય છે મને ચાય બનાવી દીધી મને પાટો બાંધી દીધો મારા પગ દબાયા શું કામ એવું થાય છે આમાં કોકને નહીં અડબોચ મારી હોય આમાં હું એક જણા તે ઓળખું છું ને રોજ એકાદો પ્રસાદ દે છે પણ તોય મારા મને આવે છે સમજણ કરો કોઈ દી નહીં કીધું કે તમે ઢોકરો ખાઈને આવ્યા તો ના કહેતા કારણ કે ઢોકરા જેવો અહીં હચવાય એવો નહીં પાતો આ વસ્તુ મૂકી છે પાછા ગુણ ગાય હા બૈરા પાસે હું કે કહું ભેળા થાય એનો સ્વભાવ ભડભડ્યો બાકી દિલના ભોળા બહુ પણ જાય ક્યાં શુદ્ધ ગુજરાતીમાં તંબુરામ જાય ગોળો છા વગર રે છા આખો ગોળો ગળાઈ ગયો એમાં અને પાછો આ જણાય પાછો ગયો મારી બૈરીનો સ્વભાવ તીખો તોડી નાખ્યું ને એટલે આમ તીખો પણ ઘર રખવું એટલે ગજબ એવી રસોઈ બનાવે એવું વાસણ કુસણ એવા કપડા લેતા ગમે ત્યાંથી આસક્તિ ગુણ ખોળી કાઢે અને આમને ભેળું હાઈઠ હાઈઠ વર્ષ સુધી લભે છે <laughs> ગુજરી જાય ત્યારે પેલા ધડી ગુજરી ગયો નનામી બાંધ્યો બૈરા પડખે આવી રોવે વાત અરે અરે તમે હાઈલા ગયા બે છોકરાનું શું કરવું તો હારે બાંધી દો એક ગોપીનાથ દાદી સામેની એની કંઈક વાત છે એ કંઈક વાડીમાં નાવા જતા હતા તેમાં એક વાઘરો ને વાઘરણ એ બાજતા હતા માર્યું તો ઓલું બૈરાન માથું તોડી નાખ્યું એટલે સ્વામી હરિભક્ત હા હા હા કે આ શું કરે સ્વામી કે રેવા જતી એવું જોયું કે અરે પણ કે મારે બિચારો પાછા વળીને આવ્યા ત્યાં તો માથે પાટો બૈરાય બાંધેલો ને પાછા રોટલા ટીપે બડબડતી બડબડતી સ્વામી કે આ પૂછો તો શું થઈ ગયું એટલે જઈને પૂછ્યું કે તમને માર્યા તો પાછા રોટલા તો કે એ મારા રોયા ને કઈક જો હું તો પડશે ને કેમ સહ્ય થાય છે નોખું કેમ પડાતું નથી કેમ ભગવાન થઈ નથી જતા કેમ હિમાલયમાં વયા નથી જતા કેમ સાધનામાં ડૂબતા નથી કેમ મારું મટતું નથી આ કળ છે આ પ્રચંડ મૂકી છે નહીતર કોઈ પણ ટૂંક સમય પછી સંન્યાસ લઈ લે કેટલી પ્રબળ મૂકવી પડે બાપા આટલું છે તોય ગણાય કે છે હું મારે સાધુ થઈ જાઉં મારે સાધુ થઈ જાઉં આ ન મૂક્યું હોત તો શું થાય સૃષ્ટિ ચાલે જ નહીં તમે જેટલું ઝીણી રીતે સજ્જન છો સમજુ છો વિચારી શકો છો ચાલે નહીં બીજી વાત એક ગ્રીક કથા છે પૌરાણિક કથા એમાં પુરાતન શાસ્ત્રો છે મહાભારત જેવું જ ત્યાં એક મહાકાવ્ય છે ઓડિસી એમાં એક કથા છે કે પરમાત્માએ આ બધી જુદી હવે જે કળ મૂકી છે ને એને કયા કયા જુદા ફોર્મમાં મૂકી છે એ થોડું જોઈને પછી ઉતરી જાય આપણે તો કે પરમાત્માએ સૃષ્ટિ રચી ત્યારે પુરુષને રચ્યો પુરુષ એકલો કંટાળ્યો કે ગમે નહીં દિશાઓ તાકી રહે સુનમૂન થઈ જાય વૃક્ષો સામે જોયે રાખે ગમગીની છાય રહે આનંદ ન આવે પરમાત્મા વિઝિટમાં આવ્યા <laughs> બેટા કૈસે હો અચ્છે હો ભલે ચંગે હો ક્યાં કોઈ મજા નહીં આ રહા મહારાજ કુછ કરીએ બોલે ક્યાં ચાહે આપકો मेरा दिन कटे ऐसा कुछ करो उसके लिए क्या किया जाए मुझसे कुछ भिन्न हो ऐसा मुझे प्रदान करो तो मैं थोड़ा सा उसके साथ बैठूं खिलूं ठीक है એ સમયે ભગવાને પરમાત્માએ સ્ત્રીની સર્જના કરી લો અને સ્ત્રીના પગલા થયા ત્યાં તો આખું જ હજી આવતાની સાથે રોનક બદલી ગઈ તમે જુઓ ને ઘણા વાંઢા હોય એના ઘરે જઈજો ઉકળા જેવા ઘર હોય અરે એનો જવા જો તમારા જ ઘરના દહદી પિયર ગયા હોય ને તો રસોડામાં જોડા રખડતા હોય તાવડી પગથિયે પડી હોય ચોપાણિયા પાના ને બધું જેમ ઓલા આ ચા ઓલા પેલા પલંગ ઉપર ચાય માંડ માંડ બનાવીને પીધી હોય ને એ પાછો હડફડ ફડફડ ફોન આવ્યા હોય ઉપાડવા ગયો ની ઢોળાઈ ગઈ હોય તો છોકરા મૂતરી ગયા એવો ઢોલિયા થઈ ગયા હોય અને લુગડાના થપ્પા માર્યા હોય ધોવાના વેત ન હોય અને એ પાંચ દિવસ રહીને પછી આવે એકદમ બધું સરખું સુતરું થઈ જાય અમે ઘણા ક્યાંક ક્યાંક જાય ને માધુર સામે ઘણી વાર કહી દઈએ હમણાં લાગતા નથી <laughs> તો કે આ સામે નથી અહીં આ બધો અઘોસર દેખાય એટલે અમારે જયારે જોવો ને આ છાતરાલી સાફ કરવું હોય અહીંનું કે પછી આપણે મેમનગરમાં મંદિર સાફ કરવું હોય તો આ ભાયડા મુછાળાને કોઈ ન બોલાવાય એ ઉલટાનું ગોબરું કરીને જાય અને બૈરાઓને જ બોલાવવા પડે એ આવીને તરત સાફ સુરો હાથ કુદરતે મૂક્યું છે એ તરત આવે સાફ એને કચરો નજરે પડે એ બધું કેમ રાખવું કેમ છે એ બધું થાય આવતાની સાથે જ આખી પેલાની રોનક બદલી ખુશ થઈ ગયો પણ પાછું બેને ડખો થયો કેટલા દિવસ એટલે પાછા ઝઘડો થયો એવા ઝઘડો થયો કોઈના માથું તોડ્યું હતું ને એવો જ એટલે આને પાછો ઉદાસ થઈ ગયો ભગવાનને પ્રાર્થના કરી એ મેરે માલી કુછ કર્યો એ તો જીયા બી નહીં જતા મરા બી નહીં જતા ભગવાન પ્રગટ થયા વિઝિટમાં આવ્યો શું છે બોલો તો કે મારે કંટાળી ગયો છું મને એમાં તું સુખ આવશે આમાં ત્યાં જુવાની સામે બેઠા જાડા ધડો લીધા જેવો હતો આ જગનમાં બેઠા તો સંકલ્પ કરી નાખજો તો ભાઈ વાળા બેઠા આ સારોડીમાં હલાવવું છે આવો તો હાલે થોડું ભગવાનને આ રમકડું હલાવવું છે અમારે આ એમ હલાવવું છે પાછું એટલે નો હોય ત્યાંથી ની વાત કરવી પડે ભલે ને અહીં ઉતરી ગયો હોય अरे भगवान के क्या किया जाए अरे महाराज कुछ उदासीनता मिटे ऐसा कुछ करो तो भगवान ने तब उसको वाइन दिया शराब दिया अच्छा उसको पियो ठीक हो जाएगा અને પીધો ભાઈ ત્યાં તો દુઃખ દર્દ ભૂલાવા માંડ્યા રંજકતા પાછી આવી ગઈ પણ પાછી એ ઉતર્યા પછી શિથિલ મીંડો થવા એટલે આવું થોડા દી ચાલ્યું પાછી પ્રાર્થના કરી પાછા ભગવાન આવ્યા શું કરું કેમ થાય છે તો કે મહારાજ તમે પત્નીને પાછી લઈ ગયા ની પાછી આપી જાઓ ના દરા શરાબ લઈ જાઓ વળી પાછું બદલ્યું વળી પાછો કંટાળ્યો વળી ભગવાન આવ્યા તો કે શરાબ દઈ જાઓ આને લઈ જાઓ ઘો મારે નથી જોતી એ વળી પાછા લઈ ગયા વળી પાછો શરાબ આપ્યો વળી પાછી આવી રીતે હાથ વાર કર્યું સાતમી વાર ભગવાન આવ્યા ને એટલે કીધું મહારાજ આ સ્ત્રી લઈ જાઓ શરાબ રાખી દે ભગવાન કે બે રાખ મને ધક્કા ખાવાનો ટાઈમ નથી પણ તે મને હાથ વાર વૈકુંઠમાંથી ઉતાર્યો ચડાવ્યો છે તો હું તને શાપ દઉં છું હવે એ સાંભળજો ગ્રીક કથામાં લખ્યું છે હું તને શાપ દઉં છું કે તું સ્ત્રી વગર પણ સુખથી નહીં રહી શકે અને સ્ત્રી સાથે પણ સુખથી નહીં રહી શકે જા ખુશ થઈ ગયા ધીસ ઇઝ માયા એ ખાલી વાતમાં જ આમ થઈ જતું હોય અને ત્યારથી માણસ એના વગર પણ ચેનમાં નથી એની સાથે પણ ચેનમાં નથી તમારું શું કેવું થાય આ રિયલ છે કારણ કે તમે અમને ખબર ન પણ કેસ જે પાસે આવે ને એમાં ખબર પડે એકા બીજી વાત કે બીજી કથા એવી છે કે પરમાત્મા એ પુરુષની રચના કરી એ થોડી સમજવા જેવી છે ત્યારે એને એક ગોળ આકૃતિ કંઈક હતી એમાંથી આમ ફાડું કરીને બનાવ્યું અડધો ભાગ એટલે તમે જોજો આપણી આકૃતિની સામે આમ સેજ એક નજર કરશો ને તો અડધું કપાઈ ગયેલો ભાગ છે આ ઉભો વેતર્યો હોય ને એવો ભાગ છે અડધો શેજ છે આ કથા બોલે છે જૂની એ અર્ધો ભાગ કયો ગયો એ સ્ત્રી બની એટલે આ અર્ધું ફાડું અર્ધું ફાડું ત્યાં એટલે સ્ત્રી પરણે એને અર્ધાંગીની કહેવાય છે બન્યું શું કે આમાંથી જે ઓછું થઈ જાય છે એને આ અર્ધું બચેલું અંગ તડપા કરે છે પૂર્ણ કરવા એટલા માટે માણસને પરણવાની ઝંખના થાય છે કારણ કે ખોવાઈ ગયેલું અર્ધું ફાડું એટલે તમે આપણે નથી કેતા પુરાણ શાસ્ત્રોમાં કહે છે ને કે નિર્મિત હોય એ જ પત્ની મળે એનું જે અડધું ફાડું જ્યાં ખોવાયેલું છે ને એ જ એને આવે જો ને તમે આ તમે લોકો હોય છે એ તમારા છોકરાને જુવાનિયા થયા પછી તમે પચાસ કન્યાઓ બતાવો પણ અને એકાવન મુ ગોતી આવે કાળું સિંઘોડા જેવું એના બાપા ક્યાં તું ક્યાંથી લઈ આવ્યો એ ગરીબ ભગત ફોરેન થી નથી આવ્યા ના નથી દેખાતા પણ કેમ ઈ એનું અર્ધું છે અને એના માટે જીવે આ ભાગ બહુ સાચી સમજવા જેવી કથા છે શા માટે આમ થાય છે અડધું ખોવાયેલો ભાગ છે બીજી વાત કે પુરુષમાં અમુક ગુણ મૂક્યા એનાથી ઓપોઝિટ સ્ત્રીમાં મૂક્યા આમાં કઠોરતા હોય એમાં મૃદુતા હોય લાંબી કથામાં ન જવા જેવું છે પણ આપણો અવાજ થોડો કર્કશ મૂક્યો સ્ત્રીનો કોમળ મૂક્યો તો બને છે એવું કે પુરુષને સ્ત્રીનો અવાજ ગમે છે સ્ત્રીને પુરુષનો અવાજ ગમે છે એટલે આ બે આકર્ષિત રહે છે નહીતર આમ ન ચાલે હવે એનાથી એક બીજી માધવપ્રી સ્વામીને ગમે એવી વાત બહુ મજાની કે શું કળ મૂકી છે હવે તમે જોશો પશુઓ છે એ ઋતુગામી છે એટલા નિયંત્રિત છે કુદરત પ્રમાણે ચાલે છે આ પ્રજોત્પત્તિમાં પક્ષીઓ એથી વધારે થોડા કામુક છે અને મનુષ્ય અનિયંત્રિત છે આમ કેમ છે સરસ સમજવા જેવી વાત છે સ્વામીજી કે આપણા શરીરમાં ષટ ચક્રો છે નીચે મૂલાધાર ઉપર સ્વાધિષ્ઠાન નાભિ કેન્દ્રમાં મણિપુર હૃદયમાં અનાહત વિશુદ્ધ આજ્ઞા સહસ્ત્ર ત્રણ ઉપર ત્રણ નીચે મૂલાધાર કામ કેન્દ્ર ઉપર રામ કેન્દ્ર એટલે આપણે ઉભા ફેસમાં હોવાથી શેપમાં હોવાથી ઉર્જાનો પ્રવાહ સતત મૂલાધાર ઉપર પછડાટ મારે છે અને ઉર્જાનો પ્રવાહ સતત ત્યાં પીન થતો હોવાથી માણસની અનિયંત્રિત વાસના છે પશુ આડું કરી નાખ્યું એટલે એને મૂલાધાર એક્સાઇટ નથી થતું કુદરત જ્યારે એનામાં એક્સાઇટ થવાનું મૂકે ત્યારે જ થાય કેવી રચના સ્વામીજી આડું કરી નાખ્યું અને પક્ષી છે એ થોડું આમ બેસે છે તમે જોવો તો ખરા સૃષ્ટિની કરામત આમાં તો ઘણું છે ભાઈ હાથ જોડીને કહું ગજબનું છે એને તો શું તેથી ચર્ચા કરી છે તો મારો રામ જાણે હતા ને એટલે શું લખવા જેટલું લખ્યું પક્ષીને આમ બનાવ્યું એટલે થોડી માત્રા વધી ગઈ અને મનુષ્ય પૂરા શરીરમાં આવ્યો અનિયંત્રિત થઈ ગયો એટલા માટે પલાઠી વાળી સુખાસન મારી અને પછી તમે સહેલી પ્રક્રિયામાં યોગ કરો ધ્યાન કરો એટલે તમે હૃદયના અનાહત કેન્દ્રમાં સ્થિર થાવ મનુષ્યત્વ અનાહતમાં છે પશુત્વ નીચે છે દેવત્વ ઉપર છે એટલે હૃદયના કેન્દ્રથી જેટલો માણસ ચલિત છે હૃદયમાં પાછી ભાવના છે એ ભાવના જ્યારે રાક્ષસી બને તો નીચે ચાલ્યો જાય છે એ પશુ થઈ જાય છે એ જ ભાવના ઉપર જાય છે એટલે દેવત્વમાંથી ઈશ્વરત્વ સુધી ચાલ્યો જાય છે એટલે યોગ કરો શું કીધું આમાં ધ્યાન કરો પકડી રાખો ઉર્જા પછડાટ નહીં ખાય સમજવા જેવી કળ છે શું કામ ધ્યાનનો આગ્રહ છે શું કામ પ્રાણાયામનો આગ્રહ છે શું કામ રામાનંદ સ્વામી યોગ કરાવતા શું કામ એકતાલીસમાં પ્રકરણમાં વાત કરતા શું કામ શ્રીજી મહારાજ કરાવતા આ કારણો છે આ શરીરની એક બિલકુલ ચાવી છે ઠીક તો આ જે રસ્તા આ આસક્તિ આવી રીતે શારીરિક અને મનોદેહિક રીતે ગોઠવીને પરમાત્માએ એક કળ મૂકી દીધી અને એ કળને પ્રમાણે આસક્તિ સહજ ઉભી થાય છે સમજ્યા સ્ત્રી પુરુષની વાત પછી એનાથી ઉબજી પ્રજા મનુષ્યને તો ઠીક છે પણ પશુઓને નહીતર ક્યાં સ્વાર્થ છે ભાઈ જો આ આસક્તિ ન મૂકી હોત તો કોઈ પોતાના બચ્ચાને મોટો ન કરે માતા ગર્ભમાંથી જ મારી નાખે એક જ દિવસનું વાહાનું છોકરું હોય એ મૃત્યુ પામે છતાં માતા રુદન કેમ કરે છે અત્યંત કુદરત સહજ આસક્તિ છે એક વચ્ચે બનેલું બહુ રિયલ નામથામ વગર એમને પ્રસુતિ વખત પછી જેમને ત્યાં દીકરો થયો ને દીકરો ગુજરી ગયો એટલે એ ભાઈ દુઃખી થઈ ગયા એ વાત સંતો પાસે અમારે એક સ્વામીજી હતા એ કે આમાં રોવાનું કૂટવાનું છે શું ભગવાન બીજો દઈ રહેશે પણ એ આપણા માટે માતા પિતા નહીં સમજી શકે કુદરતની કળ છે સહજ એનું ખૂન છે આસક્તિ છે એને જ્ઞાન આવે નહીં એમ મનુષ્યને ઠીક પશુઓને એમ ક્યાં ભેંસને એવું છે કે મારો દીકરો પાડડ્યો મોટો થશે પછી મને ચાર પૂળો લઈ આવી દે છે મને ખબર અંતર પૂછશે કે મમ્મી તમને કેમ છે તમારા પગ દબાઈ દઉં તમને સારું છે તમને પોતા મૂકું તમને એપલ આપું <laughs> કશું ના બોલે છતાં એ એક કૂતરી વિયાણી હોય તો પાસે ગલુડિયા પાસે આવવા કેમ નથી દેતી એને તો કોઈ સ્વાર્થ જ નથી પછી તો ઓળખાણે મટી જાય છે આપણે તો છેક ગુજરી ગયા પછી કે છે પિતૃ નડે છે મર્યા પછી માણસ મરતો નથી હો ભેંસ મરે એટલે મરી જાય તમે જોજો કોઈ ટ્રક નીચે ભેંસ પતી ગઈ હોય તો કોઈ બી રાતે એક બે વાગે આવો તો એમ ન થાય કારણ કે પેલી ભૂરી ભેંસ ઉભી થશે પણ ભૂરો બાપો જે જગ્યાએ કચરાઈ ગયો હોય અને થાય જ ઉભો અમને બીજું યાદ આવ્યું નહીં સાહેબ અમારું પાછું જુદું હોય પોતાના તો ઠીક દીકરાના દીકરામાંથી આસક્તિ મળતી નથી ભાઈ તમને તો ઠીક વિભાંડક જેવા ઋષિ બાળી નાખવા માટે તૈયાર થયા હતા એકલ શૃંગીને લઈ ગયા હતા કથામાં જાણો છો પણ એ પેલી જે રાજની નર્તકીઓ હતી એમણે યુક્તિપૂર્વક જ એકલ શૃંગીને નિપજેલા બે દીકરાઓ હતા એ દીકરાઓને આગળ કરી દીધા ઋષિની પાસે અને વિભાંડકની નજર પડી ત્યારે ઓળખાઈ ગયા કાં તો મારા છે મારા દીકરાના છે મારો વંશ છે મારો બાપલિયો છે તેડી લીધા ગુસ્સો ક્યાં ગયો ગયો આ કોણે મૂક્યું જો આ ન મૂક્યું હોત તો તેથી રોમપાદ નગરી ના હોત બાળીને ભસ્મ કરી નાખાત એટલે કંઈક ગજબ ગજબ કરીને સ્ત્રી પુરુષ ઉપજેલી પ્રજા મનુષ્ય તેમજ ના સમજ પશુ પક્ષીઓની સૃષ્ટિ ચલાવવા માટે આ ભોગયોગની પણ છે યોગયોની પણ છે છતાં ચલાવવા માટે આ રમકડાને આ રીતે ચાવી મૂકી હવે આ તો એક ખાલી બંધારણ સમજાયું એને મહારાજે નામ આપ્યું લગભગ થોડી વારમાં પૂરું થઈ જશે કે આ હેતરૂપી જ માયાનો પ્રવાહ છે અને એ પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનમાં રહે બસ હવે જો ટર્ન લીધો છો કારણ કે બે માટે છે ભોગ માટે પણ છે યોગ માટે પણ છે સૃષ્ટિ ચલાવવી પણ છે અને માયાના બંધનમાં પડેલા જીવને પોતાના સ્વરૂપનું સુખ આપવું પણ છે કારણ કે જો સૃષ્ટિ ન ચાલે તો માયાના ઉદરમાં રહેલા જીવ પુનઃ પુનઃ મનુષ્ય દેહને પ્રાપ્ત કેમ કરે એટલે પ્રાપ્ત થયા પછી આ સમજ આવે અને સમજ આવે કે આ હેતનો માયાનો માયારૂપી પ્રવાહ છે એ પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે કેટલો સરસ બ્રહ્માનંદ સ્વામીનો મહારાજે ઉત્તર આપ્યો સ્વામી આ હેતરૂપી પ્રવાહ છે એ જ માયા છે અને એમાં ન વહે તેની વૃત્તિ ભગવાનમાં રહે બીજા બધાની ચોંટી જાય તો કેમ ન વહે એ તો સમજવું જ રહ્યું ને નહીતર તો આમાં શું છે કે પ્રવાહમાં પડ્યા પછી ધડો ના રે તણાયા પછી એને ખબર હોય નદીમાં પૂર આવ્યું છે તે ઓલા દોડ્યા કે જો જો કે એલા કે આ તબલા તણાતા જાય છે દોકડ લ્યો લ્યો કે રામજી મંદિરમાં નથી કાયમ આવશે એક જુવાન હતો ખાઈ બી કયો તબલા કાઢ્યો ભેળા રામદાસ મહારાજે નીકળ્યા કેડે બાંધ્યા છે મારે ઘેરે આવવાનું તલાઈ ગયા બાપુ બિચારા પણ એને ખબર નથી તણાઈ ગયો પગ ઠરે નહીં માયાનો પ્રવાહ બે વાત બતાવી એક કે જે માયાનો જે પદાર્થો છે વસ્તુઓ છે વિષયો છે એમાં દુઃખરૂપ જાણીને વૈરાગ્ય રાખે બીજું ભગવાનના સ્વરૂપમાં વૃત્તિને જોડી રાખે ભલે નથી રહેતી પણ જોડી રાખે આ બે જો કરે તો પ્રવાહમાં ન તણાય અને આ બે વસ્તુને મૂકી દે તો બ્રહ્મા શિવ નારદ જેવા પણ ગોથા ખાઈ જાય એ પાછું બતાવ્યું એટલે એક વૈરાગ્ય પકડવો અને બીજું ભગવાનની મૂર્તિમાં વૃત્તિ જોડી રાખે ભલે રસ નથી આવતો પણ જોડી રાખો હવે એને બે દ્રષ્ટાંતિ આપણે સમજીને પૂરું કરશું એક ચેલો અને ગુરુજી નદીમાં ઉપરવાસથી પૂર આવેલું એટલે બધું ગામ પૂર જોવા ગયેલું જાય ને આપણે ગામડામાં વરસાદ થાય પેલું નદીમાં પૂર આવે જોવા જાય માથે કુશલીઓ ઓઢી ઓઢી તો ગુરુ ચલો જોતા હતા આ ગામ લોકો આવેલા ગામ લોકો ઉપરવાસથી ઘોડાપુર આવેલું ને એટલે કેટલાય લોકોની સંપત્તિ તણાતી જતી એટલે ગામના જે લોકો હતા ને કોઈ સાહસ કરીને પડે જે વસ્તુ મળે તે લઈ આવે સારું મળે એટલે દીકરાને પકડી રાખે હમણાં આવું પાછો વળી પાછો દોડે વળી લઈ આવે જ્યાં લઈને કાંઠે આવે ત્યાં બોખલી દોણી નીકળે વળી કે આ તો હેરાન થઈ જાય વળી નાખી દે વળી ખી જાય દુઃખી થાય વળી પાછો પકડવા જાય વળી એમાં કંઈ સારું આવી જાય વળી દીકરાને પકડાવે આવી રીતે લોકો આ બધું કર્યા કરતા અને ગુરુ ચલો બે જોયા કરતા એટલે ગુરુએ કીધું ચલા બેટા તને આમાં કંઈ સમજાય છે તો કે ના મહારાજ ના બાપજી ગુરુ મહારાજ કંઈ ખબર નથી પડતી તો બસ હું તને સમજાવું આ લોકો ઘડીક સુખી થાય છે અને ઘડીક દુખી થાય છે એનું કારણ શું તો કે ખબર નહીં આપણે સુખી દુઃખી નથી થતા એનું કારણ શું તો કે ખબર નહીં બસ એનું કારણ એટલું છે કે એ લોકો પ્રવાહમાં પડે છે અને વસ્તુને પકડે છે એટલે સુખી દુઃખી થાય છે હું ને તું તટસ્થ તટ કિનારો સ્થ ઉભા છે આ કિનારા ઉપર ઉભા છીએ એટલે આપણને કોઈ સુખ દુઃખની અનુભૂતિ થતી નથી આ સંસારનો માયાનો પ્રવાહ ગમે તેટલો ચાલ્યો જાય પણ એના તટસ્થ થઈને જે ઉભો રહી જાય જોયા કરે એને સુખ દુઃખની અનુભૂતિ થતી નથી પકડે તો મર્યો જોયા કરે એને સાંખ્ય નિષ્ઠા કહી જેને સાંખ્ય માર્ગ કહ્યો જેને આ અમારો સાધુઓનો માર્ગ કહ્યો પણ બધા સાધુ ક્યાંથી થઈ જાય બધા સંસારમાં રહીને બધા તટસ્થ કેમ રહેવાય તટસ્થ કઈ રીતે રહી શકાય પ્રવાહમાં તો ઉતરવું જ પડે એટલે બીજો માર્ગ જેને યોગ નિષ્ઠા કીધી એમાં શું છે દ્રષ્ટાંત આપું હવે કઈ સાલમાં ગયા હતા ખબર નહીં પણ લગભગ નેવું પહેલા સત્યોતેરની સાલ હશે હા તે દિવસે અમે બદ્રીનારાયણની સ્વામીજી ગુરુ મહારાજની સાથે બધા તીર્થયાત્રામાં ગયેલા એક પ્રસંગ મને યાદ છે કે રુદ્રપ્રયાગમાંથી આમ નીકળતા હતા તો રુદ્રપ્રયાગમાં એક બાજુ અલકનંદા ને એક બાજુ મંદાકીની બે નદીઓના પ્રવાહ ભેળા થાય છે એક ધોળો છે ને એક સહેજ નીલ વર્ણ છે અને એટલો ઘૂઘવાટ કરતો પ્રવાહ છે કે એમાં સ્થિર રહી ન શકાય પણ મેં જોયું તો એમાં લોકો આરામથી સ્નાન કરતા હતા એટલે એમ રસ પડ્યો કે આ કઈ રીતે કરી શકે પણ જોયું તો એ બરાબર જે એનો કિનારો પડતો હતો ત્યાં મજબૂત સાંકળો થાંભલા સાથે બાંધીને ગોઠવી હતી એટલે લોકો સાંકળ પકડી અને આરામથી નાય બસ આ પ્રવાહમાં ઉતરવાનું છે પણ આ ભગવાનની મૂર્તિ રૂપી સાંકળ પકડીને ઉતરે કોઈના બાપની તાકાત નહીં ખેંચે કારણ કે આ રુદ્રપ્રયાગ જ છે આ સંસાર રુદ્રપ્રયાગ છે એક ભગવાનનો આ બધો પ્રવાહ બે રંગના ભેળા ક્યાં છે બે માણા અમે ઘણી વાર નથી જણ ધોળો હોય ઓલા કાળા કાળા ધોળો બે પ્રવાહ છે પણ એ પેલી હાકળ પકડીને જો ઉતરે તો એને કોઈ ખેંચી ન શકે પણ સેજ સાંકળ મુકાઈ પછી અડધો કલાક પછી ખેંચાય એવું બને એક જ ક્ષણ એટલે સંસારની પ્રવૃત્તિઓમાં ઉતરીએ ત્યારે મૂર્તિની સ્મૃતિ ભગવત સ્મૃતિ કેટલી સજગ પકડી રાખે તો જ નહીતર આ હેતરૂપી પ્રવાહમાં ખેંચાઈ જવાય તો બે નિષ્ઠા સાંખ્ય માર્ગ અને યોગ માર્ગ એક બાજુ તટસ્થ એટલે વૈરાગ્ય ભાવથી બીજી બાજુ મૂર્તિમાં જોડાય અને સાંકળ પકડી રાખે અને જો આવી રીતે સ્થિર રહી જાય તો વસ્તુ ન બને તો ન તણાય અને તણાવા કે મૂકી દેવાનો પ્રસંગ ક્યારે બને કે કોઈ વસ્તુ જો આમ દેખાય હા ગ્રહસ્થ છીએ પ્રવૃત્તિમાં છીએ સાંકળ પકડી છે બાજુમાંથી પ્રવાહમાંથી કોઈ વસ્તુ જશે આમ પછી એમ થાય શક્ય છે ભગવત ઈચ્છાથી આ બીજું અવાંતર સમજી લીધા જેવું છે કે આપણે સાંકળ પકડીને સંસારના પ્રવાહમાં છીએ પણ બાજુમાંથી કોઈ નીકળ્યું અને જો આમ પકડી શકાતું હોય ભગવત ઈચ્છા એની પાસે આવે તો લઈ લેવું પણ દૂરનું દેખાય પછી ત્યાં મોહ થાય તો તો પછી ત્યાં જાઓ હાંકળ છૂટી જ જાય એમાં વાર ન લાગે એટલે એવી ભગવત ઈચ્છાથી જીવવું પડે કે પડખેથી જે આવે તો એ લીધું એ સ્વીકાર્યું પ્રસાદ રૂપે બસ છેટું રહ્યું છે તો ભાઈ જવા દઈએ આપણા કામનું નથી જો ત્યાં જશું તો હાકલ છૂટી જ જશે એક પ્રોફેસર સિટી બસમાં બેઠેલો એટલે કંડક્ટર ટિકિટ ટિકિટ કરતા આવ્યા પણ આમણે શું કર્યું એક હાથમાં પાકેટ ભરાવેલું એમાં પૈસા ને કાગળિયા ને ફાઇલો બધું એક હાથ એટલે જગ્યા નહીં મળે ને એટલે દંડો પકડી રાખેલો હોય છે વચ્ચે આંકડી પકડીને ઉભેલો એટલે ટિકિટ માસ્ટર આવ્યો સાહેબ ટિકિટ ટિકિટ તકલીફ જોવો છો ને તો કે વાત સાચી પણ પૈસા આપો તો એમ કરો તમે દંડો પકડી રાખો પૈસા કાઢ હવે કહેવાની જરૂર નથી પ્રોફેસર ગુલ્થો ખાઈ ગયા એમ તમે લોકો એટલે ગ્રહસ્થો જનરલ શું કરે તમે અનુષ્ઠાન કરી નાખો પૈસા આપી દેવું અમે રસોઈ આપી દેવું તમે ભજન કરી નાખજો તમે એક જનમંગલનું પુરસણ કરી નાખજો રૂપિયા લઈ જાઓ દંડો તમે પકડી રાખો હવે પ્રોફેસર ગોથો જ ખાઈ જાય એટલે ગ્રહસ્થ હોય કે જે હોય તો એમણે પણ એવી રીતે પૈસા કાઢવાના કે દંડો મુકાય જો મુકાઈ જાય તો ભવ બ્રહ્માદિક જે ગયા તે રીતે પણ સાધકનું પતન થાય માયાના પ્રવાહમાં જાય હવે સમય કેવો છે એક વાત કરી દઉં ટૂંકમાં જ છે એટલે આપણે એ આનો ઉપસંહાર તો આપણને વડકાર આવે થોડો આપણને લાગે એવું કેવું પડે ને કે આ બધું છે ભવ બ્રહ્માદિક વાતો તો કાલ હવારની નથી એ બહુ દૂરની છે માયાના પ્રવાહમાં પડ્યા છતાં આને બિલકુલ ટચ થાય એવું દ્રષ્ટા ભાયાવદરમાં કેશવ ભગત હતા યુવાન સંતના સમાગમથી થયું કે સાધુ થવું છે ગુણાતીતાનંદ સ્વામીનો અને એના બધાનો કથાનો શ્રવણનો યોગ વાતો સાંભળી સાંભળીને સંસાર ઓગળી છે હવે નથી રહ્યો ઘરેથી ભાગીને જુનાગઢ વહી આવ્યા એમના બાપુજી આવીને પાછા પકડીને લઈ ગયા થોડા દિવસ રિયાન વળી પાછા પાડ્યા વળી પકડી ગયા આવી રીતે બે ત્રણ વાર થયું ચોથી વખતે એમ થયું કે ગઢડા વિયો જાવ અજાણ્યામાં ગઢડા જતા રહ્યા ત્યાંથી એના બાપુજી ખોળી અને પાછા પકડી ગયા ભગતે પછી વિચાર કર્યો કે આમ મેળ પડશે નહીં કારણ કે આ કળ કામ કરે છે એના બાપુજી આ છૂટશે નહીં એટલે ઓલા લોકોએ નક્કી કર્યું હવે ભગત ઠંડા પડી ગયા છે તો હવે આને આપણે લગ્ન કરી નાખીએ એટલે વાત પતી કે જરા એવું છે ને કે આમાં પડી જાય પછી વાંધો નથી આવતો એટલે લગ્નની વાત થઈ આના કાની થઈ પણ છતાં બધું ગોઠવું લગ્ન થયા એટલે બધાને સંબંધીઓને માતા પિતા ભાઈઓને બધાને એમ થયું કે હવે વાંધો નથી પરણી ગયા વરરાજા પછી તો ભલભલા હોય છે તો પછી એની રીતે આમાં ગોઠવાઈ જતા હોય છે ને પછી કઈ એનો વાંધો આવતો નથી અમારે એક વખત એક વિદ્યાર્થી હતો ને સાધુ થવાની વેન લીધો તેને બાપુજી આવીને બે ત્રણ જણા તેડી ગઈ કે આને બીજી કાંઈ વૈરાગ વૈરાગ ન હોય કે આને હાલો અત્યારે લઈ જાઓ ફિલ્મમાં અને પછી જોવા માટે લઈ જાઓ બે ત્રણ જગ્યાએ એટલે તરત આગળ ઉતરી જાય બધું કે આ કળ જાણે ગ્રહસ્થ અને સહજ છે તો લગ્ન થયા પરણીને આવ્યા બધા ખુશ છે ભગતના ચહેરા ઉપર પણ બીજું કંઈ દેખાતું નથી પિતાજીને શાંતિ છે કે વાત પતી ગઈ ઘીના ખામાં ઢીમ ઘીના ઠામાં ઘી પડી રહ્યું છે બહુ સારું સારું પત્યું પણ ભગત શું કરતા એની પત્ની પાસે બેસે મહારાજની વાતો કરે વૈરાગીની વાતો કરે જો તો ખરા આ સહજાનંદ સ્વામીના બગીચાના ફૂલ એટલે સ્ત્રીને સમજાવે કે ભગવાન શું છે જગત શું છે એનું સુખ શું છે આનું સુખ કેવું છે એક કલાક વાતો કર અને પછી સામી દિવાલે આસન લગાવી એક વાગ્યા સુધી માળા કર એક વાગે સુઈ જાય ત્રણ વાગે ઉઠે પૂજામાં બેસી જાય સૂર્યોદય થાય ત્યાં સુધી પૂજા કરે કોઈ ચિહ્ન ન દેખાય કે આનો વ્યવહાર કેમ ચાલે છે પણ તમારા સંસારમાં એવું હોય કે અમુક સમય થાય પછી સીમંતનો પ્રસંગ ના આવે એટલે ચણભણ થવે માંડે એટલે બીજી રીતની વાતો થાય વહુ કહી શકે નહીં પણ છ આઠ મહિના નવેક મહિના થયા એટલે એને પત્નીને એમ થઈ ગયું ઓહો હો આ કોઈ માણસ છે આ મારો પતિ આ તો કોઈ દેવ છે આને આવી રીતે રહી કેમ શકાય અને સંસારનો કોઈ ઘાટ નહીં આટલો બધો ભક્ત એને તો પછી પોતાને વૈરાગ્ય થઈ પણ પછી એમ થયું કે હવે મારે સાસુબાને વાત કરવી જોઈએ સાસુને વાત કરી બા તમારા દીકરાને હવે સાધુ થવા દો અરે હજી કઈ સંતાન નથી તો કે સંતાન જિંદગીભર નહીં થાય એ માયાનો જીવ નથી માં એને તો મને પણ બ્રહ્મરૂપ જેવી કરી મૂકી છે સંસાર ઓગળી ગયો છે મને સ્પર્શ સુધા કર્યો નથી અને આવી રીતે ભજન કરે છે અને બા બાપુજી સાંભળીને ચક્કર ખાઈ ગયા અરે ધન્ય છે કેશવ તને ધન્ય છે ઘર ભેળું છું હવે કેશવને રખાય નહીં પત્નીએ સંમતિ આપી દીધી જાઓ રાજી ખુશીથી ભક્ત જુનાગઢને પંથે પડ્યા એક વૈરાગ બીજી મહારાજની મૂર્તિ હવે એક નાની વાત એ છે કે જુનાગઢ જવા માટે વચ્ચે પોરબંદર ઉપલેટા આવ્યા ઉપલેટાના લાલા બાપા સમાધિનિષ્ઠ જે સત્સંગીઓ બધા જાણે એમની પાસે ભગત રોકાયા કે એક બે દિવસ રોકાય પછી જુનાગઢ જાઓ આખો દિવસ ભગતની સાથે કથા વાર્તા બધું થાય સાંજ પડી એટલે લાલા બાપાના આ કેશો ભગત પગ મહિના દાબા અને પગ દાબતા દાબતા કેશવ ભગતે પૂછ્યું કે ભગત એક દયા કરશો હા બોલો ને એ મહારાજની સંતોની ગુણાતીત બાપની દયાથી જાગ્રતમાં તો ઠીક પણ સ્વપ્નમાં સ્ત્રીનો ઘાટ થતો નથી પણ મહારાજની મૂર્તિમાં વૃત્તિ અખંડ થઈ જાય અને અખંડ મૂર્તિ દેખાય એનો કંઈક ઉપાય બતાવો ને દયા કરો એટલું બોલ્યા ને લાલા બાપા ફળાક દઈને બેઠા થઈ ગયા શું વાત કરે છે કેશવ તને સ્ત્રીનો ઘાટ નથી થતો તું જુવાન માણસ ના બાપા કેમ મારે અજુગતું થયું અજુગતું નથી થયું અજુગતું અજુગતું મારા માટે થઈ ગયું કેમ મારે તારા પગ દબાવવા છે અરે બાપા એવું કામ અરે બાપા બાપા શું કરે હું સમાધિ નિષ્ઠ છું તોય બૈરા છોકરા મને ખેંચીને પાછો લાવે અને તને સ્ત્રીનો ઘાટ નથી થતો ના મહારાજની સ્વામીની દયાથી મને નથી થતો અત્યારે ને અત્યારે રવાના થઈ જાય તું મારી પાસે ન પોહા જુનાગઢ વયો જા ગુણાતીત બાપ પાસે વયો હું તો તારી આગળ નાનો પડી ગયો ઓહો કેવા કેવા ભક્તો કેવો એનો વૈરાગ્ય ને કેવી સાંકળ પકડેલી તો માયાનો ગમે તેટલો ધસમસતો પ્રવાહ હોય તો એ જખ મારે પણ એને પુરુષોત્તમ નારાયણ સિવાય બીજી કોઈ પ્રાપ્તિ ન હોય એવા સરસ મજાનું વચનામૃત પ્રવાહ તો છે પણ મૂર્તિ અને વૈરાગ્ય એ બે કેળવી રાખે તો કોઈ વાંધો નથી આવતો એક બે મિનિટનો વૈરાગ્યની ભાવનામાં શું છે જે કળવકળ કરી છે ને એક વસ્તુ એવી છે કે કળ જડી જાય ને તો ઘડિયાળ ચાલુ બંધ કરી શકાય એવી જ રીતે આપણને કોઈ ફસાવતા આવતું હોય ને કળ વકળ દાવ પેચ કરે એ જો ખબર પડી જાય ને તો પછી ફસાઈએ નહીં એક જણો દોઢ લાખ રૂપિયો બેંકમાં લઈ નીકળ્યો ને આગળ ગયો ત્યાં જરાક ઉભો રહ્યો છે ત્યાં બાજુમાં એક જણા આવીને થોડા રૂપિયા વેરી દીધા આજુબાજુ અને બોલ્યા કીધું એ ભાઈ તમારા પૈસા પડી ગયા હવે હતા તો પચીસ રૂપિયા એ લઈને વીણવા તો ઓલું દોઢ લાખનું લઈને જતો રહ્યો જો કળવકલની ખબર પડી જાય તો પચીસ રૂપિયા માટે દોઢ લાખ ન ખોત એમ આ સંસારની મૂકેલી કળવકળ માયાનો પ્રપંચ એ જો ખબર પડી જાય તો પછી આ ખજાનો ખોવે નહીં તમને ખબર છે ને આજે જે ઉંદર પકડવાનું પિંજર આવે છે એમાં રોટલા મૂકે ઘી ચોપડેલા બારી હોય અને ઉંદર જેવો રોટલાની સુગંધથી જાય અને દળક દઈને અંદર વયા જાય પણ એ જૂના જમાનામાં આ એકવીસમી સદીના ઉંદર સુધરી ગયા હકીકત છે તમે ગમે એટલા પિંજરા મૂકો ગમે તેવા રોટલા મૂકો ગમે તેવી મીઠાઈ મૂકો ઉંદર આમ હુંજીને કહી દે પકડવાના આઈડિયા છે બાયડાના લસણના ભજીયા મૂકે પણ કહેવાનું શું છે કે ઉંદર વંશ પરંપરાગત જ્ઞાન મેળવીને સુધરી ગયા પણ આપણે સુધર્યા નહીં કે આ બધી કળવકળના પિંજરા છે છતાંય મોર થાય એક છોકરાને એને બાપાએ બાપાએ કીધું કે દીકરા હિમાલયમાં વયો જાયજે ગિરનારમાં વયો જાયજે ભેરજબ ખાઈ લેજે ગળે હાફ મીટાળીને રગડજે ભભૂત લગાવીજે નગ્ન થઈને રખડજે પણ લગ્ન કરતો નહીં કેટલો ગળે આવ્યો છે તો એનો છોકરો ઠંડે અવાજે શું બોલ્યો હા બાપુજી આ સલાહ આવી જ રીતે હું મારા દીકરાને આપીશ એટલે ઉંદર સુધર્યા પણ આપણે આપણે એટલે આખો પ્રવાહ એવો છે મનુષ્યમાં એક સ્વતંત્રતા મૂકી છે છતાં એક તો સંશોધનનો વિષય છે કે મારા ઉંદર આટલા વંશ પરંપરાગત રીતે કઈ રીતે કામયાબ થઈ ગયા અને આપણને આપણા બાપુજી એકાંતિક ભક્ત હોય છતાં એમાંથી બોધ ન આવે કે બાપને આટલું સુખ આવે છે તો પછી હું દીકરો છું જાણું છું તો મારે આ જ માર્ગ લેવો પડે અરે સામે આવો કોઈ સંત બેઠો હોય તો કે આ આટલું સુખ લે છે તો આપણે હવે એ જ સુખ લેવું જોઈએ આપણને કેમ ઉંદર જેટલી સેન્સ નથી આવતી એ આપણે વિચારવાનો આ કથાના અંતનો સાર છે માયાનો પર્વ અચૂક છે ઉતરવું પડે પણ સાંકળ અને વૈરાગ્ય ભાવના તટસ્થ રહીને આ પ્રવાહમાં જઈએ તો આપણને કોઈ વાંધો ન આવે આગળના અડધા પ્રશ્નની વાત આવતીકાલે સહજાનંદ સ્વામી મહારાજ